દ્વારના ઉપર પાર્શ્વમાં એમની પત્ની સુયશા છે જે મરુદ ગણોની કન્યા છે તે ઉત્તમ વ્રતનું પાલન કરનારા છે અને પાર્વતીજીના ચરણોનો શણગાર કરવામાં લાગ્યા રહે છે એમનું પૂજન કરીને પરમેશ્વર શિવના ભવનની અંદર પ્રવેશ કરે અને દ્રવ્યોથી શિવલિંગનું પૂજન કરીને નિર્માલ્યને ત્યાંથી હટાવી દે ત્યાર પછી ફૂલ ધોઈને શિવલિંગના મસ્તક પર એમની શુદ્ધિ માટે રાખે પછી હાથમાં ફૂલ લઈને યથાશક્તિ મંત્ર જપે આનાથી મંત્રની શુદ્ધિ થાય છે ઈશાન ખૂણામાં ચંડીની આરાધના કરીને એમને પૂર્વોક્ત નિર્માલ્ય અર્પિત કરે તેના પછી ઈષ્ટદેવ માટે આસનની કલ્પના કરે ક્રમશઃ આધાર આદિનું ધ્યાન કરે કલ્યાણમય આધાર શક્તિ ભૂતલ પર બિરાજમાન છે અને એમની અંગ કાંતિ શ્યામ છે આ પ્રકારે એમના સ્વરૂપનું ચિંતન કરવું એમની ઉપર ફેણ ચડાવીને સર્પાકાર અનંત બેઠા છે જેમની અંગકાંતિ ઉજ્જવળ છે તે પાંચ ફેણથી યુક્ત છે અને જાણે કે આકાશને ચાટે છે અનંતને ઉપર ભદ્રાસન છે જેના ચારે પાયામાં સિંહની આકૃતિ બનેલી છે એ ચાર પાયાને ક્રમશઃ ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ઐશ્વર્ય રૂપ છે ધર્મ નામનો પાયો અગ્નિ ખૂણામાં છે અને એનો રંગ સફેદ છે જ્ઞાન નામનો પાયો નૈઋત્ય ખૂણામાં છે અને એનો રંગ લાલ છે વૈરાગ્ય વાયવ્ય ખૂણામાં છે અને એનો રંગ પીળો છે તથા ઐશ્વર્ય ઈશાન ખૂણામાં છે એનો વર્ણ શ્યામ છે અધર્મ આદિ એ આસનના પૂર્વાદી ભાગમાં ક્રમશઃ સ્થિત છે અર્થાત અધર્મ પૂર્વમાં અજ્ઞાન દક્ષિણમાં અવૈરાગ્ય પશ્ચિમમાં અને અનૈશ્ચર્ય ઉત્તરમાં છે એમના અંગ રાજા વર્તમણી સમાન છે એવી ભાવના કરવી જોઈએ આ ભદ્રાસનને ઉપરથી આચ્છાદિત કરનાર શ્વેત નિર્મલ પદ્મમય આસન છે અણીમાં વગેરે આઠ ઐશ્વર્ય ગુણ જ એ કમળના આઠ દળ છે વામદેવાદિ રુદ્ર પોતાની વામાદિ શક્તિઓ સાથે એ કમળના કેસર છે તે મનોમની વગેરે અનંત શક્તિઓ બીજ છે અપર વૈરાગ્ય કર્ણિકા છે શિવ સ્વરૂપ જ્ઞાન નાલ છે શિવ ધર્મ કંદ છે કર્ણિકાની ઉપર ત્રણ મંડળ ચંદ્રમંડળ સૂર્યમંડળ અને વહની મંડળ છે અને એ મંડળોની ઉપર આત્મતત્વ વિદ્યા તત્વ અને શિવ તત્વ રૂપ ત્રિવિધ આસન છે એ બધા આસન ઉપર વિચિત્ર પાત્રણાથી આચ્છાદિત એક સુખદ દિવ્ય આસનની કલ્પના કરે જે શુદ્ધ વિદ્યાથી અત્યંત પ્રકાશમાન હોય આસન પછી આવન સ્થાપન સનિરોધન નિરીક્ષણ અને નમસ્કાર કરે આ સૌની પૃથક પૃથક મુદ્રાઓ બાંધીને દેખાડે ત્યાર પછી પાદ્ય આચમન અર્ઘ્ય ગંધ પુષ્પ દીપ અને તાંબૂલ આપીને શિવા અને શિવને શયન કરાવે તથા ઉપયુક્ત રૂપે આસન અને મૂર્તિની કલ્પના કરીને મૂલ મંત્ર અને અન્ય ઈશાન આદિ બ્રહ્મ મંત્રો દ્વારા સકલીકરણની ક્રિયા કરીને દેવી પાર્વતી સહિત પરમ કારણ શિવનું આહવાન કરે ભગવાન શિવની અંગકાંતિ શુદ્ધ સ્ફટિક સમાન ઉજ્જવળ છે તે નિશ્ચલ અવિનાશી સમસ્ત લોકોનું પરમ કારણ સર્વલોક સ્વરૂપ સૌની બહાર અંદર વિદ્યમાન સર્વવ્યાપી અણુથી જ અણુ અને મહાનથી પણ મહાન છે ભક્તોને અનાયાસ જ દર્શન આપે છે સૌના ઈશ્વર અને અવ્યય છે બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર તથા રુદ્ર વગેરે દેવતાઓને પણ અગોચર છે સંપૂર્ણ વેદોનું સાર તત્વ છે વિદ્વાનોના પણ દ્રષ્ટિપથમાં આવતા નથી આદિ મધ્ય અને અંતથી રહિત છે ભવરોગથી ગ્રસ્ત પ્રાણીઓ માટે ઔષધરૂપ છે શિવ તત્વ રૂપે વિખ્યાત છે સૌનું કલ્યાણ કરવા માટે જગતમાં સુસ્થિર શિવલિંગ રૂપે વિદ્યમાન છે આવી ભાવના કરીને ભક્તિભાવથી ગંધ ધૂપ દીપ પુષ્પ અને નૈવેદ્ય આ પાંચ ઉપચારો દ્વારા ઉત્તમ શિવલિંગનું પૂજન કરે પરમાત્મા મહેશ્વર શિવની લિંગમય મૂર્તિના સ્નાન કાળમાં જય જયકાર આદિ શબ્દ અને મંગલ પાઠ કરે પંચગવ્ય ઘી દૂધ દહીં મધ અને શર્કરા સાથે ફળ મૂળના સાર તત્વથી તલ સરસવ સત ના ઉબટનથી જવ આદિના ઉત્તમ બીજોથી અડદ વગેરે ચૂર્ણથી તથા લોટ વગેરેનું અલોપન કરીને ગરમ પાણીથી શિવલિંગને નવડાવવું લેપ અને ગંધના નિવારણ માટે બિલ્વપત્ર ઘસે પછી જલ્દી નવડાવીને જે ચક્રવર્તી સમ્રાટ માટે ઉપયોગી ઉપચારોથી સેવા કરે સુગંધયુક્ત આમળા હળદર પણ ક્રમશઃ અર્પિત કરે આ બધી વસ્તુઓથી શિવલિંગ અથવા શિવમૂર્તિને સારી રીતે શોધન કરી ચંદન મિશ્રિત જળ કુશ પુષ્પયુક્ત જળ સુવર્ણ અને રત્નયુક્ત જળ તથા મંત્ર સિદ્ધિ જળથી ક્રમશઃ સ્નાન કરાવો આ બધા દ્રવ્યોનું મળવું સંભવ ન બને તો યથાસંભવ સંગૃહિત વસ્તુઓ યુક્ત જળ દ્વારા અથવા કેવલ મંત્રાભિમંત્રિત જળ દ્વારા શિવજીને સ્નાન કરાવે કળશ શંખ અને વર્ધની તથા કુશ અને પુષ્પયુક્ત હાથના જળથી મંત્રોચ્ચાર પૂર્વક ઇષ્ટ દેવતાને સ્નાન કરાવે એ જરૂરી છે પવમાન સુક્ત રુદ્ર સુક્ત નીલ રુદ્ર સુક્ત ત્વરિત મંત્ર લિંગ સુક્ત આદિ સુક્ત अथर्वशीर्ष ऋग्वेद सामवेद तथा शिव संबंधी ईशान आदि पंच ब्रह्म मंत्र शिव मंत्र तथा प्रणव थी देव દેવેશ્વર શિવને સ્નાન કરાવો જેવી રીતે મહાદેવજીને સ્નાન કરાવો એવી જ રીતે મહાદેવી પાર્વતીને પણ સ્નાન આદિ કરાવવા જોઈએ એ બંનેમાં કોઈ અંતર નથી કેમ કે બંને સર્વથા સમાન છે પહેલા મહાદેવજીના ઉદ્દેશ્યથી ક્રિયા કરીને પછી દેવીને માટે એ જ દેવાતી દેવના આદેશથી બધું કરે અર્ધનારીશ્વરની પૂજા કરવી હોય તો એમાં પૂર્વાપરનો વિચાર નથી અતઃ એમાં મહાદેવ અને મહાદેવીની સાથે સાથે પૂજા થતી રહે છે શિવલિંગમાં અથવા અન્યત્ર મૂર્તિ આદિમાં અર્ધનારીશ્વરની ભાવનાથી બધા ઉપચારોનો શિવ અને શિવા માટે એક સાથે જ ઉપયોગ થાય છે પવિત્ર સુગંધિત જળથી શિવલિંગનો અભિષેક કરીને એને વસ્ત્રથી લોછવું પૂછવું પછી નૂતન વસ્ત્રને યજ્ઞોપવિત ચડાવવા તેના પછી પાદ્ય આચમન અર્ઘ્ય ગંધ પુષ્પ આભૂષણ ધૂપ દીપ નૈવેદ્ય પેયજળ મુખ શુદ્ધિ પુનરાચમન મુખવાસ તથા સંપૂર્ણ રત્નોથી જડિત સુંદર મુગટ આભૂષણ વિવિધ પ્રકારની પવિત્ર પુષ્પમાળાઓ છત્ર ચામર વ્યંજન તાડનો પંખો અને દર્પણ આપીને સર્વ પ્રકારના મંગલમય વાદ્ય ધ્વનિઓ સાથે ઈષ્ટદેવની નિરાજના એટલે કે આરતી કરે એ સમયે ગીત અને નૃત્ય વગેરેની સાથે જય જયકાર પણ થવો જોઈએ સોનું ચાંદી તાંબુ અથવા માટીના સુંદર પાત્રમાં કમળ વગેરે શોભાયમાન ફૂલ રાખે કમળના બીજ તથા દહીં અક્ષત વગેરે પણ નાખી દે ત્રિશુળ શંખ બે કમળ નંદ્યાવર્ત નામનો શંખ વિશેષ સૂકા છાણાની આગ શ્રીવત્સ સ્વસ્તિક દર્પણ વજ્ર તથા અગ્નિ આદિતિ ચિન્ની પાત્રમાં આઠ દીપક રાખે તે આઠે આઠ દિશાઓમાં રહે અને નવમો દીપક મધ્ય ભાગમાં રહે નવે દીપકોમાં વામા આદિ નવ શક્તિઓનું પૂજન કરે પછી કવચ મંત્રથી આચ્છાદન અને અસ્ત્ર મંત્રથી બધી બાજુ સંરક્ષણ કરીને ધેનુ મુદ્રા બતાવીને બંને હાથે પાત્રને ઉપર ઉઠાવે અથવા પાત્રમાં ક્રમશઃ પાંચ દીપ રાખે ચારને ચારે ખૂણામાં અને એકને વચમાં સ્થાપિત કરે તેના પછી એ પાત્રને ઉચકીને શિવલિંગ અથવા શિવમૂર્તિ વગેરે ઉપર ક્રમશઃ ત્રણ વાર પ્રદક્ષિણાના ક્રમથી ફેરવે ગુમાવે અને મૂળ મંત્રનો ઉચ્ચાર કરતા રહે તેના પછી મસ્તક પર અર્ઘ્ય અને સુગંધિત ભસ્મ ચડાવે પછી પુષ્પાંજલિ આપીને ઉપહારનું નિવેદન કરે એ પછી જલ આપીને આચમન કરાવે પછી સુગંધિત દ્રવ્યોથી યુક્ત પાંચ તાંબુલ ભેટ કરે ત્યાર પછી પ્રોક્ષણીય પદાર્થોનું પ્રોક્ષણ કરીને નૃત્ય અને ગીત વગેરેનું આયોજન કરે લિંગ અથવા મૂર્તિ વગેરેમાં શિવ તથા પાર્વતીનું ચિંતન કરતા યથાશક્તિ શિવ મંત્રનો જપ કરે જપ પછી પ્રદક્ષિણા નમસ્કાર સ્તુતિ પાઠ આત્મસમર્પણ તથા કાર્યનું વિનયપૂર્વક વિજ્ઞાપન કરે પછી અર્ઘ્ય અને પુષ્પાંજલિ આપીને વિધિવત મુદ્રા બાંધીને ઈષ્ટદેવ પાસે ત્રુટિઓ માટે ક્ષમા પ્રાર્થના કરે ત્યાર પછી મૂર્તિ સહિત દેવતાનું વિસર્જન કરીને પોતાના હૃદયમાં એમનું ચિંતન કરે પાદ્યથી લઈને મુખવાસ પર્યંત પૂજન કરવું જોઈએ અથવા અર્ઘ્ય આદિથી પૂજનનો આરંભ કરવો જોઈએ અથવા અધિક સંકટની સ્થિતિમાં પ્રેમપૂર્વક કેવળ ફૂલ માત્ર ચડાવી દેવું જોઈએ પ્રેમપૂર્વક ફૂલ માત્ર ચડાવી દેવાથી પણ પરમ ધર્મનું સંપાદન થઈ જાય છે જ્યાં સુધી પ્રાણ રહે ત્યાં સુધી શિવની પૂજા કર્યા વિના પણ ભોજન ન કરે શિવ પૂજાની વિશેષ વિધિ તથા શિવ ભક્તિનો મહિમા ઉપમન્યુ કહે છે હે યદુનંદન દીપદાન પછી નૈવેદ્ય નિવેદન પહેલા આવરણ પૂજા કરવી જોઈએ અથવા આરતીનો સમય થાય ત્યારે આવરણ પૂજા કરે ત્યાં શિવ અથવા શિવાના પ્રથમ આવરણમાં ઈશાનથી લઈને સદ્યોજાત પર્યંત તથા હૃદયથી લઈને અસ્ત પર્યંત પૂજન કરે ઈશાનમાં પૂર્વ ભાગમાં દક્ષિણમાં ઉત્તરમાં પશ્ચિમમાં અગ્નિ ખૂણામાં ઈશાન ખૂણામાં નૈઋત્ય ખૂણામાં વાયવ્ય ખૂણામાં ફરી ઈશાન ખૂણામાં ત્યાર પછી ચારે દિશાઓમાં ગર્ભાવરણ અથવા મંત્ર સંઘાતની પૂજા બતાવવામાં આવી છે અથવા હૃદયથી લઈને અસ્ત્ર પર્યંત અંગોની પૂજા કરે